સત્સંગ એ પ્રત્યક્ષ પૂજા છે તો એના સંબંધમાં તારે છોડ સત્સંગ એ પ્રત્યક્ષ પૂજા નહીં મોટા પોતાના પોતાના વાતનું પોતાનું થાય પૂજા કરી જઈ ભાવ પૂજા જાણતા નથી એટલે પછી દ્રવ્ય પૂજાઓ કરવી પડે છે પૂજામાં આટલું જ સમજવાનું છે પૂજાના મુખ્ય બે પ્રકાર બીજા તો ઘણા છે પણ મુખ્ય બે પ્રકાર દ્રવ્ય પૂજા પરોક્ષ પૂજા કહેવાય અને ભાવ પૂજા એ પ્રત્યક્ષ પૂજા કહેવાય એટલું એટલે આ સત્સંગનું મહાત્મ્ય કરવું એને બહુ વખાણાયું છે ઘણું વખાણાયું છે પછી સત્સંગ પાછો બે પ્રકારે કયો એટલે કે લોક કરીને લૌકિક સત્સંગ અને જ્ઞાનીની સંજ્ઞાએ કરીને અલૌકિક સત્સંગ આ બે પ્રકારના સત્સંગ ગયા એવી વાત છે એટલે લોક સંજ્ઞામાં બધા ભગવાનને થઈ ગયેલા એમની બધી જ વાતો હોય અને અહીંયા તો હાજરા હાજર બધી વાતો હોય એટલો ફરક પડે આજના અને હાજરા હાજર બધા હાજર થઈ ગયેલા બધા ભેગા થયા હોય તો કામ થાય ને એમાંથી તેને ગુલ્લો મારવાનું મન ના થાય ક્લાસ ક્લાસ એક ક્લાસમાં એવા બધા હાજર થઈ જાય અને આપતા પુત્રો બધાને ભેગા કરે કાજે ચલો ચલો ક્લાસ ચાલુ થઈ ગયો આવી જાઓ એ છે ગુરુદેવ હશે છે ક્લાસમાં ભેગા કરાવો ચાલો સત્સંગ સહેજ બને તે સત્સંગ બરાબર તો આપણી ભાષા લેવા જઈએ તો પછી એ તકલીફ છે મોટી પોતાનું જે બધું થતું એ બધું સહેજ એનાથી સહેજ થઈ ગયું બોલી સહેજ જ બોલી ગયું છે કે આમ થયું કે સરસ શબ્દ આમ વપરાય એ તો શબ્દાતીત શબ્દ છે સરસ શબ્દ તો શબ્દાતીત શબ્દ તો ખરો ને લોક વ્યવહાર છે એટલે જોઈશે જ લોક વ્યવહારના લોક જીવનમાં અને માનવ જીવનમાં સમજવા માટે જોઈશે ને કે સહજતા શું છે તટસ્થતા શબ્દ અઘરો પડે બધા એને કેમ કેમ રહેવાય આ બધામાં મને એક જણ આ બાજુથી ખેંચે એક બાજુ આ બાજુ ખેંચે હું કેમનો રહું તટસ્થ બે બાજુ ખેંચું છું કે જો હશે બિહારી આનંદ છે એવો અનુભવ છે બધાને ના હોય તમને ચાલો તમારા તમને સાહેબ અરે અમારા દિલવાળા આપતો પુત્ર કહેવાય બધા બીજું શું કહો દાદા ઉદાસીનતા એ વિતરાગતાની જનેતા છે એમ કરીને કીધું એટલે વિતરાગતાનું નજીક છે વિતરાગતાનું પરિણામ છે બરાબર હમ એટલે બહુ ક્લોઝ છે બહુ ક્લોઝ વિતરાગતાની બે સાઈડો છે ઉદાસીનતા જરા સમજાવ ઉદાસીનતા એ સહજતા થયું ને અને એમાં નિષ્પક્ષપાતિતા નિષ્પક્ષપાતિતા બરાબર બીજું કશું જ નહીં બધા બનતા વ્યવહારોમાં દરેકને માટે જેને માટે દરેક પોતાના માટે જે બનતા વ્યવહારો છે અંદર બહારના અંતરબાહ્ય બધા જ એમાં પોતે બધા વ્યવહારોમાં પોતાના જ વ્યવહારોમાં નિષ્પક્ષ રહી શકે છે તે ઉદાસીન કહેવાય અને બધા વ્યવહાર બનતા બહારના જોડે ન રહે તો ઉત્તમ ઉદાસીનતા ત્યાં માપવાની છે ઉદાસીનતા ત્યાં માપવાની છે સમજ્યું અને પોતે શરીર જોડે અંદરથી હોય એ તો આખો શુદ્ધ ઉપયોગ એ જુદી વસ્તુ છે સમજ્યું એટલે ઉદાસીનતા બહારના બધા વ્યવહારોમાં આ કાળમાં ખાસ કરીને હમ અને પરિણામ સ્વરૂપ ઉદાસીનતા એવી હોય કે બીજમાંથી પરિણમેલી એ જ્યારે આવે ત્યારે એ તો છેલ્લા દેહમાં જ આવે ચરમ દેખે છે એને એની મેં એમાં તૈયાર થઈને જ આવે શરીર જોડે છે એટલે પછી શરીરના વ્યવહારોમાં વ્યવહારનો થોડી બાકી રહેલી થોડુંક આમ તેમ હોય તે ચાખ્યા વગર બધા વ્યવહારમાંથી નીકળી જાય જન્મથી જેવું બને ચાખ્યા વગર અને ઘણાને પાછળથી થાય જે સાધુઓ હોય ને બધા હોય ને કેવલી થવાના હોય એમને એ સમયાંતર સમસ્યા થાય થોડું બધાને છેલ્લા દેહમાં છેલ્લો દેહ જે કેવડીઓનો કેવડીઓ દેહ છે બધો કેવડીઓ વગર દેહ ના હોય છે છેલ્લો કેવડી અને તીર્થંકર ભગવાન બે ચરમદેહ કેવો ચરમ એટલે એની આગળ કશું જ નહીં પછી ચરમનો અર્થ એવો થાય છેલ્લા છેલ્લો સાહેબ એમને એમને સ્વયંભૂ કહેવાય સ્વયંભૂ એમને જ લાગુ પડે ના સ્વયંભૂ વસ્તુ જુદી છે સ્વયંભૂ તો લૌકિક રોગ છે લોક છે બધો એટલા માટે બાકી સ્વયંભૂ જે હોતા જ નથી કોઈ પરંતુ લૌકિક ભાષામાં અને ધર્મમાં ધર્મકથાઓના એના સાર સ્વરૂપ બધાને સમજ આપવા માટે એવું કહેવામાં આવે છે કે આવું છે એટલે પોતાને જાગૃત કરે છે કે આ કેટલો દેહ કિંમતી છે આપણો એવું કહે છે એટલે મરુ પછી આપે દ્રષ્ટાંત જો સાહેબને પૂછજો તમે મરુ આપે જ નહીં અમુક જૈનો એવું લખે છે કે નિગોદમાંથી સીધા અહીં આવીને સીધા જ નીકળી અને પાછો સ્ત્રી દેહ સિદ્ધો સીધો <laughs> એવું કહે છે ખબર નહીં અહીંયા એટલે જૈન જૈનિત્ર જેવું કેમ રહો છો પૂછે તો નહીં એ તો પૂછાય લોકો વ્યવહાર તો ખરો જ નહીં વ્યવહારમાં એને કંઈ ખોટું કહેવાય જ નહીં વ્યવહારને કોઈ દાડો ખોટો કહે તો નિશ્ચય ખોટો પડી જાય શું કહ્યું વ્યવહાર તો હોય જ બધે જ રહ્યા કરવાનો વ્યવહાર શાસન છે વિતરાગ ભગવાનનો ત્યાં સુધી એવો વ્યવહાર રહેશે અને પછી પાછો જેનો બદલાઈ ગયેલો આખો જુદો જ વ્યવહાર રહેશે વ્યવહાર તો શું સુધી શરીર છે ત્યાં સુધી આજકાલ બધો ક્યાં આગળ કહેવાય સ્વયંભૂ તો તમે જગતને કહી શકો જગતને વિશ્વને અને વ્યવહારને એની મેસેજ ઉભો થતો આથમતો ઉભો થતો આથમતો ઉભો થતો આથમતો ચાલ્યા જ કરે કારણ કે તત્વ છે ને જો તત્વ હોય નહીં તો આ વ્યવહાર સ્વરૂપ હોઈ શકે જ નહીં ક્યારેય અને તત્વ કોને કહેવાય કે કાયમનું હંમેશા પરિણમનશીલ હોય અને જે પરિણમનશીલ તત્વ છે એ બેમાં એ પૂદગલ અને આત્મા બેને જ લાગુ પડે છે બીજા ચાર તત્વોને લાગુ નથી પડતું એ પરિણમશીલ થતા નથી પણ બધી પરિમાણ એ સહાયક છે બીજું કંઈ જ છે નહીં એટલે કે એ વિતરાગ વિતરાગ ભાવે સહાયક છે કેવા વિતરાગ ભાવે સહાયક છે એને ઉદાસીન કેવો કહી શકો તમે પણ ત્યાં આત્મતત્વ છે ને એટલે ઉદાસીનનું ક્યાં વાત થાય ઉદાસીન શબ્દ આત્મતત્વને જ લાગુ પડે છે હાજરીમાં એટલે પૂજલ ને હાજરીના સંયોગમાં એ સંયોગ વગર લાગુ ના પડે એવું છે શું કોણ પૂછતું હતું બોલો આપે હમણાં વાતમાં કીધું દાદી કે પોતપોતાના ડે ટુ ડે સંજોગોમાં પોતે જોઈ લઉં પણ તો એક્ઝેક્ટલી એનું થર્મોમીટર કે કેવી રીતે જોવાનું ને એક્ઝેક્ટલી પણ એટલે આપણે શું કહેવા માંગીએ છીએ આજ્ઞાધર્મનું જ દાદા હા એટલે આજ્ઞાધર્મ તો એમાં બધું જ આવી ગયું ને એમાં તો કેવળ જ્ઞાન આખું છે એટલે પરંતુ એમાં એ જ કે રોજના બધા વ્યવહારોમાં આખો વ્યવહાર બધો અસરોથી અસરોનો મહાસાગર છે બહુ જ બધી જ પ્રકારનો સમજાયું ને એમાં પૂર્ણિમા આવશે શરદ પૂર્ણિમા ત્યારે વધારે ઉચ્ચાર આવશે બધો અમાસ હોય તો વધારે ઉચ્ચાર આવે અને અમાસ પછી પાછું તળવું ને પહેલા બી પહેલા બે દિવસ તો વધારે હોય પાછું એ ઉછાળે આવે અને ઉછાર સંબંધિત પાછું ઉજવતે તો તે વખતે પેલું તળ્યું બધું હોય ને ત્યારે એની સરસ સુગંધ આવે બધી દરિયા તમે જજો ને દરિયા કિનારે ખબર પડશે આ કનુભાઈએ તો બહુ અંદર લીધેલા એટલે ખબર છે એમને કામ જ એવા કરવા પડતા હતા એટલે પછી આ તો દાદાએ સમજણ પાડી ત્યારે સમજાયું કે આ તો આ જીવન જ આવું છે આ જીવન જ આવું છે ત્યાં આગળ આપણે નાક દબાઈ દઈએ બધું ઉગાડું થાય પાણી ઘટી જાય એટલે તમે ખંભાતમાં રહેલા ખબર નથી કઈ ગયા છો તમે કરું હોય તો બે કિલોમીટર અંદર ગયા હતા તમને ખબર નથી બે અઢી કિલોમીટર ગયા હતા અંદર જયારે પાણી હશે તારે એક કામ હતું ને મોકલ્યા હતા દાદા એના પપ્પાજીએ કે જાઓ જરા તપાસ કરી આવો શું એ ખંભાત તમારો ત્યાં બધા મછવા બહુ આગે આગે લાગે બહુ ખસી જાય છે પાણી ત્યાં આગળ ખસી જાય છે એવું આવે છે એવું એટલે ઝડપે વધારે છે ત્યારે ખસી જાય જેટલું ઊંડા હોય જે લેવલ હોય અને આવે તે લેવલ હોય એમાં વીસથી બાવીસ ફૂટનો ફેર છે સમજો વીસથી બાવીસ રૂપિયા એ જયારે પૂનમ ધરતી પહેલા એ પાંચ સાત દિવસ એવા જાય એના પાંચ છ દિવસ થૂમ પડે પાછું આટલું આટલું પાછું તરત નીકળે બહુ નાની ઉંમર હતી તે વખતે આ જ્ઞાનબેન કઈ ઠેકાણું નહીં હતું તે વખત શરૂઆતમાં શું છે બીજું તમે પૂછ્યું આ શું છે અરુણ અરુણ કઈ ગયો સાયન્ટિસ્ટ અરુણ અરુણ આપણી પાસે થોડો સમય માગે છે પંદરથી વીસ મિનિટ જરૂર આપીશ હા બહુ કિંમતી હશે તારી વીસ મિનિટ પંદર લખીશ પણ વીસ લેજે ચાલશે તો તમને લાભ વધારે થશે અરુણને આપની અનુકૂળતા પ્રમાણે સમય ફાળવા મારી તો બધી અનુકૂળતા તારા માટે રાખી છે કાયમની કારણ કે એને બહુ જિજ્ઞાસા બહુ જ છે સાયન્સ ને વિજ્ઞાન સમજવાની મોડો મોડો લેટ લેટ પણ હવે આગળ નંબર પેલા મિતેશ કરતા આગળ લીધો કઈ ગયો મિતેશ લ્યા તારા કરતા એને આગળ નંબર લીધો શું થોડા ડિસિઝન ભાગે આવેલા છે જેનો નિકાલ કરવાનો છે તે ટર્નિંગ પોઈન્ટ્સમાં થઈ જવા છે એમાં હવે તને સહાય કરીશું અરુણ હમ મારી અનુકૂળતા કાયમની છે અરુણ શું કહ્યું ચોવીસ કલાક શું કહ્યું બોલને એટલે ત્રેવીસે નહીં પચીસે નહીં હા પણ એટલું સમજી લેજો પાછા તો ચોવીસ કલાક અરે શું તો આવું બોલી નાખે ને નોર્મલ ત્યાં કહેવાય જ્યાં જે જે પ્રમાણે હોય તે જ પ્રમાણે હોય અને મને કોઈ દાડો એક મને વિક્ષેપ નથી પડતો ભાઈ આ તો કૃપા દાદાની માસ્ટરની માથે છે એટલે નહીં તો તો વિક્ષેપથી છોડ્યા છીએ તોય પણ વિક્ષેપમાં પણ આપણે તો ઉપરથી ડાયા દેખાવું જ જોઈએ ઉપરથી સરસ દેખાવું જ જોઈએ નહીં કોઈ ખબર ના પડવી જોઈએ વિક્ષેપ સમજ એટલે જાણી જોઈએ મહાત્મા એવું ના એવું નથી કહેવા માંગતો હું મહાત્માઓ માટે નથી કહેવા માંગતો પરંતુ આપણે જે શરીર લઈને બધા વ્યવહારોથી આવ્યા છીએ આવે ને જગ્યા આટલી થઈ છો છૂટી જાઓ હા ખેંચી ખેંચીને ક્યાં બેહો છો ઓ પરીક્ષા પધારો આ શરીરથી બધા લઈને આવ્યા છે એટલે પડઘાઓ બહુ છે ને બાકી બધા એ પડઘાઓ આ કામ કરે છે એટલે મહાત્માઓને દોષિત ના ગણાય સમજે અને આમ તો કોઈને દોષિત ના ગણાય દાદા ભગવાને કહ્યું છે પણ એ કોઈને દોષિત ના ગણાય બહુ જરા વિશાળ અને વિશદ દ્રષ્ટિ થઈ ગઈ બહુ વિશદ દ્રષ્ટિ થઈ અને તે આ જ વ્યવહાર જોડે આપણે શીખવાનું છે પોતાના શરીર વિશે આમ તેમ મને એ તે બધું થયા કરે છે ને બધું કોઈને રહે ખરું બાકી કોઈને કોઈ ક્ષણે ક્યારે તો રહે જ ને બોલે નહીં તો અંદર જ રહેતું પણ એ અંદર કોમ આપવા જાય છે એના જેવી વાત છે આ તો દાગીનો તો મને ખબર નથી દાગીનો તો આ બધો કહેવાય આપણે ઘડિયાળ પહેરી તમે બધા પહેરે દાગીનો કોને કેવો કોને દાગીનો કહો છો વ્યવહારને શરીર દાગીનો લો ભાઈ મહાત્મા ખબર જો નવી ભાષા કાઢી હે લેવા જો બધું સુધર આ તો નવું શીખવાડ્યું કુદરતનો દાગીનો છે હા એટલે દાગીનો તો વિશ્વ દાગીનો હોય દાગીનો તો આપણે જાણીએ છીએ ખરા સાચવીએ છીએ ખરા કેટલો બધો એને એવું ને એટલે આને ક્યાં સાચવવું પડે છે આપણે નહીં શું કહો છો ના બોલવાનું આપો સાહેબને ના મોટે બધા બહુ બેઠા છે સાચવવો પડે એને દાગીના સાચવવો પડે દાદાની ભાષા બધું જ સચવાય છે પણ આપણે સાચવવાનો પ્રયત્ન તો કરવો પડે ને દાદા સચવાય છે પછી ક્યાં પ્રયત્ન રહ્યો એ વાત તમારી સાચી છે દાદા આપણે હજુ અનુભવ જન્ય પછી બોલી શકીએ મને લાગે જે રીતે કહો છો તમે નહીં ઓ એમ કહો છો હવે સમજી કહો દાગીનો સીધો ચાલો દાદાજીને તો ચોવીસે કલાક અનુકૂળતા છે પણ આજુબાજુ વાળા જે સાથે રહેતા હોય એની અનુકૂળતા જોવી પડે ને પછી બધું જોવું પડે અને દાદાજીને તો કોઈ તકલીફ છે જ નહીં સત્સંગમાં જવું નથી બહુ વખાણ ના કરજો તમને શું અનુભવ દાદાજી નાઇન્ટી સિક્સ નાઇન્ટી સેવનમાં આપણે સંજયભાઈને ત્યાં આપણે લઈ ગયેલો સંજય હા બાગવાળા ત્યારે કંઈક આ પ્રતિકૂળતા અનુકૂળતાની વાત થઈ એટલે મેં જસ્ટ એવું કીધું કે દાદી સંજયને એવું લાગે છે કે એના જેવું દુઃખ કોઈને નથી ત્યારે આ સંબંધી જ વાત નીકળી આપના મોખેથી કે આખા બ્રહ્માંડમાં જ્ઞાની જેવી પ્રતિકૂળતા કોઈને ન હોય ત્યારે આ હીરો એને મમ્મી હતા છોકરાઓ હતા ત્યારે બહુ જરાક હલી ગયેલો હતો પુષ્કર બહુ ડાયો છોકરો છે સંજય ઘણો ડાયો છે અને એ સત્સંગમાં વાતું નથી પણ નહીં બહુ મજાનું છે આવ્યો છે કઈ ગયો અરે વાહ વાહ સંજય હવે કેમની મજા છે ને હે તારી સિસ્ટર કેવી થઈ ગઈ જાગૃતિ જાગી ગઈ બરોબર બરોબર જાગી છે ને બસ તારે અને તારા જીજા ખુશ છે ને હે બસ તારે અને આમ તો તકલીફ નથી ને પહેલાં કોઈ દિવસ સિસ્ટર જીજાજીને હે સાચું કહ્યું ને પહેલાની વાત કરું છું પહેલા તો બહુ હતી અને મને તો ખબર છે શરૂઆતના દિવસોમાં આપે એને કીધેલું કે તું મારી સાથે જ રહેજે સત્સંગ એપાર્ટમેન્ટમાં આપણે પ્રેક્ટિકલી આખો દિવસ આપણી સાથે દસ થી પંદર દિવસ રાખેલા અને આમાંથી આખું એમનું બહુ બિચારી એ તો સીધી હતી આમ તો એને પરંતુ એનાથી આ પૂતગલ કહ્યું ને આપણે વ્યવહારને દાગીનો લઈને આવ્યા છીએ એ દાગીનો એનાથી બીજાને કંઈ કંઈ થઈ જાય ને આવું થઈ જાય એની ઈચ્છા તો જરાય ના હોય એટલે આ વાત સમજવાની છે નિર્દોષિતા વિશ્વમાં આવી રીતે છે નિર્દોષિતા એટલે શું કે કોઈની પાસે પોતાની સ્વતંત્ર સત્તા નથી ઈચ્છા કરવાની પણ આ બહુ સમજો જરાય નથી અને ઈચ્છા એને દુઃખનું મૂળ કહ્યું બુદ્ધ ભગવાને અને બધે મહાવીર ભગવાન જૈન આપણે દર્શનમાં એ જ છે વાત ઈચ્છા દાદાએ આ જ કહ્યું છે ઈચ્છામાંથી જ આ બધું જન્મ્યું છે ઈચ્છા નિર્મૂળ થઈ કામ થઈ ગયું ઈચ્છા એટલે જ આપણી પકડ હાથમાં પકડેલું આપણને ખબર ના કે આપણે પકડી રાખીએ છે સમજ અને એવી પકડ પકડી હોય કે આપણે ગમે તેવો હલક ડોલકવાળા સંજોગો થાય તો આપણે સ્થિરતાનો અનુભવ કરી શકીએ પણ પકડ એવી પકડી ગઈ છે કે હલક ડોલક સંસારમાં નાની નાની વાતમાં આજે છોકરો વાગે ને પડી જવાય ના અને તે કેટલીક લાખ કાળજી રાખે તો કાંટો વાગી જાય ને તે બધી રીતે પછી એ બધું શબ્દથી બહાર નીકળે શું થયું એ શબ્દથી બહાર નીકળે અંદર ભરી રહે એટલે બહુ શાસ્ત્રાગાર ભરી ગયો હોય એટલે થોડા છૂટી જવા જોઈએ ને બહુ પછી વધારે ભરી જાય એક્સેસ થઈ જાય શું કરો તમે એટલે છોડી જ નાખવા પડે ને બધા બધું શું શું કહે શું હશે છે તે એવું થાય છે અનુભવ થાય છે કેટલા થયા હતા અને આ બધું બેન ને અનુભવ નથી આપ્યું બોલને શું અનુભવ બોલને તાર કેને તારા અનુભવ તો સમજ પડે અમને દાદા બહુ અનુભવ થયેલા આ હિના એના અનુભવ કે છે કે મોટેથી બોલ ને ના એક બુક કહેવાય નહીં એવું જવાબ ના પેપર ક્યાં ફોડીએ બધા મજા નહી એટલે તું નિરાતે આવજે મને કોઈ વિક્ષેપ નથી પડવાનો અને તારી બધી પ્રકૃતિ અનુ પ્રતિકૂળતાઓમાં એ લઈને આવી છે એમાં અમે અનુકૂળ જઈશું એટલે તારી પ્રતિકૂળતાઓ તને અનુકૂળ થઈ જશે શું કહ્યું આપણે આપણા મન વચન કાયાએ કરીને આપણે જેટલા જેટલા આપણા પોતા માટે જ પ્રતિકૂળ થયા હતા એમાં આજ્ઞા મળ્યો છે આજ્ઞા ધર્મ મળ્યો છે એના વિજ્ઞાન મળ્યું છે એ વિજ્ઞાનથી તેની સામે આપણે અનુકૂળતા એ પુરુષાર્થે કરીને થતી જતી જાય ત્યારે આપણે સંયોગ માત્રને સંયોગ માત્રને અનુકૂલન પ્રમાણે આપણે હોઈ શકીએ ત્યારે ત્યાં ઉદાસીનતા ત્યારે ખોખી લે ઉદાસીનતા એમ નાખી લે પોતે જ પોતાથી ઉદાસીનતા એકબીજાનો લોકવ્યવહાર નથી એ તો વ્યક્તિક વ્યવહાર છે શું ઊંચા ઊંચો વ્યવહાર અને ભગવાનના પક્ષનો વ્યવહાર છે ઉદાસીનતા હમ એટલે આવજે ભાઈ અરુણ હા એને આપી દેજો લઈને આવશે ભાઈ હાથે હાથ પહોંચાડી દો હાથે હાથ પહોંચાડી દો અરુણને પહોંચાડો છેલ્લે લાઈનમાં પાછળ પાછળ મોકલો જશે જે અરુણભાઈ વાત કે લાવો છેલ્લો હું છું કે કારણ કે તારી પાસે દિવાલ છે પછી આગળ તો જવાશે નહીં નાની કુડી નથી ના ભાઈ તમે ખરા છો એ તો અમીન સાહેબ કે તારે જ મજા આવે રાજેન્દ્ર મોદી બહુ વખતે તમે પૂછો છો સરસ આ તમારા અક્ષર છે રાજેન્દ્રભાઈ હા હું જાણું તમારા અક્ષર કઈથી આવે તમારા અક્ષર આમ આમ કરતા આવે આમ સરસ વાળા બેને લખી આપે છે બેને લખી આપે છે ને પ્રશ્ન હે બે તમે ગુરુજી કહેવાય તમે એમ ના બોલાય નીચેના સવાલોનો જવાબ એમને એને સમજ જોઈએ છે બે છે અને બીજામાં પાછા સબ છે two point one and two point two એટલે ટુ ટોટલ ત્રણ લઈએ પહેલો પ્રજ્ઞા કેવળ જ્ઞાન સુધી કામ કરે છે આત્મા ત્યાં સુધી કાર્યરત નથી હોતો સિદ્ધ ક્ષેત્રમાં જ્ઞેય આત્મજ્ઞાનમાં ઝળકે છે સિદ્ધ ક્ષેત્રમાં જ્ઞેય આત્મજ્ઞાનમાં ઝળકે છે તો આ પર્યાયનો ક્યારે ઉપયોગ નથી આવતો અથવા તો ક્યારે કેવી રીતે આવે છે તે સમજાવવા કૃપા કરશોજી આ આગળ બધું લખ્યું છે કંઈ ક્યાંથી લાયા છો કે તમારે સમજ પ્રમાણે લખ્યું છે આ પ્રજ્ઞા કેવજ્ઞા સુધી કામ કરે બરોબર છે આત્મા ત્યાં સુધી કાર્યરત નથી હોતો એવું કેવી કોને લખાયું તમારી સમજથી લખ્યું છે આ એક્ઝેક્ટ એના શબ્દો છે આ એટલે કે એ પ્રમાણે એમનું ઉદ્ધરણ નથી કરેલું એ શું કહેવા માંગે છે છતાં એનો અંદર અર્થ છે બહુ સારો પ્રજ્ઞા કેવા જ્ઞાન સુધી કામ કરે છે એટલે જ્યારથી એ પ્રજ્ઞા અંદરથી ઉદ્ભવે છે શું કહ્યું અંદરથી ઉદ્ભવે છે એટલે કે અમાવાસ્યાના અંધારામાંથી એ પ્રકાશમય થાય છે અને પ્રકાશમય થઈ અને પછી ઉદ્ભવે છે ત્યારે ત્યારથી ચાલુ કરતી જે પ્રજ્ઞા એટલે કે જ્યારે જ્ઞાન દીક્ષા પ્રાપ્ત થાય તો જ્ઞાન દીક્ષાના બીજા દિવસેથી તમારીથી તમારથી ઉદ્ભવીને એ કામ કરતી થઈ જાય છે અને તો એનું કાર્ય એવું સુંદર હોય છે કે ક્યાંય પણ લપટાયા વગર જલાયા વગર કોઈ પણ રીતે મન વચન કાયાના પોતાના અંદરના વ્યવહારોમાં તેમજ એ મન વચન બધા બાહ્ય વ્યવહારોમાં બધી જ પ્રકાર બધી રીતે આવી ગયા કોઈ બાકી નહીં એ બધા વ્યવહારોમાં એ જરાય લપટાય નહીં સાથે સાથે રહે પરંતુ એ ત્યાં આગળ જ આખો ઉદાસીન ભાવ રહ્યો પ્રજ્ઞા આપણે શબ્દથી સમજીએ બોલીએ બીજાને વાત પણ કરી લઈએ વસ્તુ જુદી છે અને પ્રજ્ઞાનું અસલ સ્વરૂપ સમજવું બહુ જુદી વસ્તુ છે બહુ જુદી વસ્તુ છે સમજાયું આ તો અમને સમજાવ્યું તે કહીએ છીએ બાકી તો જેને જે સમજ હોય એ પ્રમાણે કહે તો બધાને એકબીજા લાભ થશે જરૂર સાહેબ પ્રજ્ઞા પ્રજ્ઞા કોઈની રોયલ્ટી નથી કે કોઈ આ પ્રજ્ઞા આમ એ પોતે પોતાને એને એ શબ્દ બહાર નીકળેલી જ નથી એ જ દશા છે આખી એટલી પ્રજ્ઞાન તો બહુ મોટી વસ્તુ છે અને એ પ્રાપ્ત થયા પછી આત્મા ત્યાં સુધી કાર્યરત નથી હોતો એવું લખ્યું છે એટલે પ્રજ્ઞા હાજર હોય ત્યારે આત્મા કાર્યરત નથી હોતો એટલે કે વ્યવહાર આત્મા કયો પ્રતિષ્ઠિત આત્મા કાર્યરત એટલે પોતે પોતાની જાતે કામ કરનારો શું કહ્યું એટલે તેને ફાઇલ કહી તારે અને તમે ફાઇલ બે બોલી નાખો છો એટલે ફાઇલ એકને પહેલી યાદ લખી રાખવું પડે એવું બોલાય ઘરમાં બોલતા નથી ને એવું બેન આવ્યા છે જો તો હાથ તો ઊંચો કરો આત્મા આપણે મહાત્માન જો કે બોલે તો એકબીજાને કશું કે સમજી ગયા બધા આપણે ફાઇલો છીએ એટલે વાંધો નથી આવતો જો કે પણ બહુ તેમ તો સમજવા જેવું છે દાદા એટલા માટે ખાસ કહ્યું કે આજ્ઞા એ સમજવાનો વિષય છે કે ક્રિયાનો વિષય નથી કોઈ પણ પ્રકારે આપણે સમજવા માટે આદાન પ્રદાન થતું હોય એનો જરાય વાંધો નથી એ તો થઈ હોઈ શકે બધા આજના જે પ્રાપ્ત હોય ને એકબીજાની જોડે કરે તો કરે પણ એમાં શું થાય કે કાળજી બહુ રાખવી પડે ઉપયોગપૂર્વક હોવું બધે ઉપયોગપૂર્વક એટલે કોઈ પણ વ્યવહાર બહારનો હોય મહાત્મા મહાત્મા સાથેનો હોય પણ અંદર ઉપયોગ ગોઠવીને એમ એક બે ત્રણ તમારું જેવી ઉપયોગની ધીમે ધીમે જાગૃતિ થઈ અને એના રિવોલ્યુશન વધ્યા હોય તેમ ફટકટનો ઉપયોગ ગોઠવાઈ જાય વાર નહીં લાગે તમને સાહેબ ઘણી વખત સમજાવે છે અમારા ડોક્ટર સાહેબ સ્વામી ડોક્ટર સ્વામી કે આ બટનો બધા બરોબર જે છે તે જેમ છે તેમ બધા ગોઠવેલા છે કુદરતી દાદાની કૃપાથી એ દબાઈ તો કામ થાય પછી જે દબાવવાનું એની જગ્યાએ બીજી દબાય તો ઊંધું થાય આવું કંઈક સમજાવતા <laughs> એ ખોટું નથી એ અવસ્થાઓ કહેવાય છે ને અવસ્થાઓ શું તમે તો ચિત્રમાં ના આપણે રૂપા નથી રહ્યા પણ પેલા ના ફાવતું હોય એટલે આમ કાબર ચિત્ર ચિત્ર હોય પણ એમાં પોતે હોય પાછું છુપેલો છુપેલો હોય જો આપણા ચિત્રકારે કેવું સરસ દાદાને છુપાઈ દીધા છે છતાં દાદા કેટલા સ્પષ્ટ છે આપણા રિસર્ચ સેન્ટરમાં આપણે જેમને ગયા છે જોયું છે એમને ખબર હશે એટલે એમાં આત્મા ત્યાં સુધી કાર્ય હશે તેમાં સમજ્યા તમને પ્રતિષ્ઠિત આત્માને કહ્યું પ્રતિષ્ઠિત આત્મા એટલે ઉકલતો આત્મા શું કહ્યું એટલે ઉકલતો વ્યવહાર એટલે આગળ જે વ્યવહાર આત્મા હતો શું કહ્યું એટલે કે વ્યવહારમાં બધા વ્યવહારનો પોતે કરનારો શું કહ્યું એને આત્મ સ્વરૂપ પ્રાપ્ત થવું છે પણ આપતા સ્વરૂપ પ્રાપ્ત થવા માટે એ વ્યવહારથી વ્યવહારના કરનાર થનારા વ્યવહારના કરનારા સ્વરૂપે એ બધું આરાધના કરે છે ભારતમાં આજે બધા જ આપણા સાંપ્રદાયિક દ્રષ્ટિના ધર્મોમાં આમ થાય છે જૈન દર્શન સાથે સાથે અને કંઈ ખોટું છે એવું નથી કહેવાનો મતલબ પરંતુ એ વ્યવહાર આત્મા સમજાવવા માટે હું કહું છું વ્યવહાર આત્મા શું છે ખરી રીતે એ પ્રતિષ્ઠિત થતો રહેતો આત્મા છે શું પ્રતિષ્ઠા થતો રહેતો એટલે અંદર પ્રતિષ્ઠા તૈયાર થતો જાય છે બધી અને પ્રતિષ્ઠિતતા એ કરીને એ બધી થઈ ગયેલી પ્રતિષ્ઠા ખાલી થઈ જાય એના માટે આવવું પડે પણ આવવા જવાના માર્ગમાં કેવી રીતે આપણે ઉર્ધ્વ એટલે કે અલકા થઈએ એવી રીતે પ્રયત્ન હોય બધા ધર્મોનો એ તો બધા ધર્મોનો રહેવાનો ધર્મો બધા પરોક્ષ ધર્મો અને લૌકિક ધર્મો એના માટે જ છે અને એ તો જનસમુદાયમાં રહેવાના જ છે બધાને જરૂર પડે જ સમજાયું એટલે એ બરાબર છે પછી તમે સિદ્ધ ક્ષેત્રની વાત કરી એટલે દાદાએ સમજાવ્યું છે સિદ્ધ ક્ષેત્રમાં જ્ઞેય આત્મજ્ઞાનમાં ઝળકે છે એટલે કે સિદ્ધ ક્ષેત્રમાં એ આત્મા પરમ વિશુદ્ધ સ્વરૂપે શું કહ્યું એ સ્થિતિમાં સિદ્ધ સ્થિતિમાં હોય છે સિદ્ધ સ્થિતિમાં અને એ સિદ્ધ સ્થિતિ ક્યારે કે સિદ્ધ સ્થિતિ પ્રમાણ હોવા માટેનું એમની ગતિ થઈ જાય એ પરમ વિશુદ્ધ થઈ ગયેલું કમ્પ્લીટ એટલે દેહના એક પરમાણુમાં ના રહેલો હોય એવો દેહ ચોખ્ખો થઈ ગયા પછી એ કેવો જ્ઞાન થાય ત્યાર પછી બાકી રહેલો જે ફોર્મલ દેહ જેને કહેવાય શું કહ્યું ફોર્મલ દેહ કે જ્યાં આગળ પણ એ છેક સુધીનું એ વેદનીય પણ હોય અને જે નામકરણથી નામકરણથી આવ્યા તે પણ હોય સમજાયું ને આયુ કર્મ હોય ખ્યાલ આવ્યો કે નહીં અને ઊંચી નીચી દુનિયામાં એ ઊંચા નીચા ના થતા હોય પણ દેહને દેહને સાથે તે બધું દેહ એની સાથે હોય જ આ બધું જ છેલ્લું તે ઊંચા નીચા પણ છેલ્લી ઘડીએ છેલ્લા બે સમય ત્રણ સમય જે શાસ્ત્રમ કહ્યું છે એ પ્રમાણ આપ્યું છે છૂટી જાય છે અને એક જ સમય લાગે છે એ ગતિનો કેટલો હવે એક સમયનું પ્રમાણ તો આપણે અહીંયા સમજી નહીં શકીએ કે જેનામ જેનું પ્રમાણ છે એ સિદ્ધ ગતિ કહેવાય પરંતુ એ અહીંયા આગળ સિદ્ધ સિદ્ધતા પ્રાપ્ત થઈ છે શુદ્ધ આત્મદ્રષ્ટિએ કરીને પરમ વિશુદ્ધિએ કરીને અને આ બધા વ્યવહારમાં રહ્યા છીએ એ વ્યવહારમાં ક્યાંય પણ એને જરાક એ આંચ ના આવે એવી રીતે આપણે રહેવું વ્યવહારમાં બધે કોઈના હાથમાં નથી હું અહીંયા રહીશ નહીં રહું બહુ તારે શું કરે કે આપણે જે વ્યવહાર આપણને અનુકૂળતા પ્રમાણે આ પ્રમાણે ઉપયોગની અનુકૂળતા પ્રમાણે ના રાખી શકતો હોય એનાથી તમે દૂર રહી શકો છો એ તમારી સત્તાની વાત રહી જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી કરી શકાય છે એમ ત્યાં ઉદાસીનતા કહી ઉદાસીનતા ત્યાં કહી હવે દૂર એટલે એ બહુ સમજવા જેવું છે એ દૂર એ બધો અંદરનો વ્યવહાર છે આખું વિજ્ઞાન એટલા માટે અંદરનું વિજ્ઞાન કહ્યું આખું વિજ્ઞાન કહ્યું આલતા ચાલતા વ્યવહારમાં તમે ગમે ત્યારે લાગ કરશો ને આત્મા બધામાં હાજર છે ત્યારે સમજી જશે આ ધીમે ધીમે સરખી ગયા કે છે લાગ તમે કરવા જશો તો જોઈજો સમજો હાજરી હોય ને આપણે અંદર સરકેલા રહીએ તારે કરે છે ભાઈ વિતરાગોનું તો બહુ એમને ભગાયેલું બધું એટલે અત્યારે આપણો આજ્ઞાધર્મે તૈયાર કરી રહ્યો છે આપણને મોદી સમજ્યા રાજેન્દ્રભાઈ અત્યારનો આજ્ઞાધર્મ જેટલી સિન્સિયારિટીથી અને અટલ નિષ્ઠાએ કરીને આપણા દેહે કરીને આપણે એમાં હોઈ શકીએ દેહના જ વ્યવહારોમાં બધી રીતે સમજાય છે એમાં આ છે જે એક્ઝેક્ટ જેમ છે તેમ સમજી ગયા હશે તે હરશે ફરશે બધું જ કરશે પણ સાવધાની રૂપે અને સાવચેત રૂપે રહેશે બધી જ રીતે ચોગરદમ રીતે સદા પણ બધા વ્યવહારમાં તો આ હવે તમે આગળ કહો છો સિદ્ધ ક્ષેત્રમાં જ્ઞેય આત્મજ્ઞાનમાં ઝળકે છે તો એમને પ્રશ્ન કર્યો કે આમ પર્યાયનો ક્યારે ઉપયોગ નથી આવતો અથવા તો ક્યારે કેવી રીતે આવે છે એમને સમજવું છે એ એમને સમજવું છે સિદ્ધ ભગવાનને પર્યાય ના કહેવાય ભાઈ તમે સિદ્ધ ક્ષેત્રનું વાક્ય ઉમેરીને અહીં આગળ લખ્યું છે આ સિદ્ધ સિદ્ધક્ષેત્રને પર્યાય નથી કહેવાતો એ લોક વ્યવહારમાં પર્યાય કહેવાય શું કહ્યું દેહ છે ત્યાં સુધી સિદ્ધ ક્ષેત્રમાં દેહ ક્યાં છે એ તો સ્વયં સિદ્ધ છે એ વસ્તુ જુદી રહી પણ એ તો દેહના સાથે સમજાવવા માટે છે પણ અત્યારે તમે ક્યાં એવી વાતો કરો છો એટલે આપણે જ્યાં નથી ત્યાં વાત કરવા જઈએ એના જેવું થઈ જાય એ તો બધું પરિણામ છે એ નહીં સમજાય તમને શાસ્ત્રો ઊંચા ઊંચા શાસ્ત્રોની શાસ્ત્ર ભાષા કરનાર નથી સમજાયો તો આત્માની શક્તિઓનું વર્ણન કરનાર નથી સમજાયો આપ નાખે કરો શું કઈ શું આપણે ક્યાં કોઈને પરીક્ષા લેવા બેઠા છે ફેલ કરવા કે પાસ કરવા વાત કરીએ એ સિદ્ધ ક્ષેત્રની આપણે જે કીધું એ બરાબર છે મેં શું મને ખબર નથી મેં શું કીધું જે કીધું મોટેથી બોલો આપણે જે કીધું એ બરાબર છે એટલે કે શું છે કે લોકમાં લોકમાં હોય ત્યાં સુધી એ આવી રીતે ભાષા હોય છે સમજાયું ને અવસ્થા પર્યાયની આ લોકમાં આજનો કાળ આ છે એટલે આ કાળના હિસાબે આપણે અવસ્થાની વાત કરી એટલે કે અવસ્થા માત્ર કુદરતી રચના છે તેનો કોઈ બાપો રચના નથી એટલે પછી મંદરબાએ મને જાગૃત કર્યો કે આ દાગીનો છે કે છે મને ખબર ના પડી હવે સમજાઈ ગયું એટલે તો સમજાતું જ નતું જોડે કોણ બેઠું છે મૂવી છે અચ્છા અચ્છા મને પેલા ભાડાભાઈ જોઈ દેખાવ એટલે હે દાગીનો એટલે સાચવવાનો રહ્યો ને એ તો દાગીનો જેની પાસે આવે તે સમજે આપણને તમારી પાસે શું દાગીનો કહો છે તો શું દાગીનો બીટી બીટી કશું છે ઘડિયાળ બોલો છો ઘડિયાળ છે તો પછી ઘડિયાળ સાચવો છો સાચવાનું સાચો કમ્પ્યુટર દાગીનો એ તો બહુ મોટો દાગીનો છે એમનો દાગીનો હવે સમજી ગયા ને હા એટલે સાચવવાનો હે સિક્યોરિટી હટવાય છે કે નહીં <laughs> તમારી દીપકાનંદજી ની સિક્યોરિટી ક્યાં નથી દાગીનો દીપક આનંદજીનો છે ને પણ પવિત્ર દાગીનો કહેવાય ને પવિત્ર દાગીનો કહેવાય બસ પવિત્રતા હાચવી રાખવાની બરાબર દાગીનો હોય તો એની પવિત્રતા હાચવી રાખીએ ને આપણે આપણે માતાજીનું કંઈ એ હોય તો એનું હાચવીએ છે ને એના જેવી વસ્તુ બરાબર એટલે સમજ્યા રાજેન્દ્રભાઈ તમે અવસ્થા માત્ર કુદરતી રચના છે તેનો કોઈ બાપોય રચના નથી અને તે વ્યવસ્થિત છે પણ દાદા કહે છે આગળ કે મન વચન અવસ્થા માત્ર કુદરતી રચના છે કુદરતી રચના છે આ કોઈએ પોતે પોતાની રચેલી મૂર્તિઓ નથી બધી સમજાયું પણ બધા માને છે કે હું છું પોતે પોતાને ઘડનારો પોતે અને ઘડી ગયેલો પોતે અને એનું બધું એ એટલે બધી ગળામણ ને એ બધું પોતે પોતે જ ગરી જાય ઓયા કરી જાય એટલે પચન થઈ જાય શિવજીની માફક બધું જો ગમે છે એટલે એક પદ બોલ ચાલ પછી આપણે લઈએ થોડું બોલીશ મળે ભાઈ એવું શું લાવો ને તો એનું ગરું સારું છે કલાક હવે એને સમજાય છે કે આ હિના ઘસીએ તેમ કેમ વધારે ઘેરો રંગ લાવે છે એવું હવે સમજણ પડી એને અત્યાર સુધી સમજાતું નહોતું ચાલો લાલ રંગ લાતી હૈ કેમ કે છે ને હે જી આજે जगतनि जङ्घनामा जगतनि जङ्घनामा विधानता कोई दि प्रकाश विधान આતમનો ભાળ્યો રે ઉજાસ આતમનો વાળ્યો રે ઉજાસ મોતીડા ચુગે માનસ નરના હંસા આકાશ હૃદયાની દરાનું અવિચલ આકાશ હે જી આજે આતમનો ભાયો રે ઉજા सड़क तो ना था के कोई दी मुसाफिर शान हताश सड़क तो ना के कोई दी मुसाफिर शान आतम आवाज शक्तिनो आतम हे जिया जे आतमनो भर्यो रे દ્રષ્ટિ ચહુર્દિશ આનસ્ત સૂરજ આથમ શે નહીં આતમનો ભયો રે ઉજાસ આતમનો ભયો રે ઉજાસ દિવ્ય લોચનથી વ્યવસ્થિત કર્મ આજે આતમનો ભયો રે ઉજાસ ભયો રે ઉજાસ રૂ આજે આતમનો ભાળ્યો રે પૂજા शुद्धात्मा सुवास तदाकारे प्रनिघटना शुद्धात्मा सुवास हे जिया जे आत्मनो भायो रे उजास हे जिया जे आत्म केल्या प्रश्नोनी वण बोली वाणी मा प्रश्नोनी वण बोली प्रसन्न मणिया प्र प्रत्यक्ष समाधान प्रसन्न प्रत्यक्ष समाधान વ્યાજે આત્મનો ભાર્યો રે ઉજાસ આત્મનો ભાર્યો રે ઉજાસ જય સચિદાન જય સચિદાનંદ આમાં બધું જ આવી ગયું અદભુત પ્રજ્ઞા સાથેનો આપણો વ્યવહાર બહુ સરસ છે આ રૂપક છે એ કવિરાજને શરૂ શરૂમાં જરાક એ થઈ ગયેલું એનું આ બહુ એમનો અનુભવ અને અંદર બધું ચાલે એ જ પ્રમાણે ઉપયોગપૂર્વક લખી જાય કૃપા દાદાની કૃપા વગર કંઈ જ ના બને આમાં શરીરનું કોઈ પૂતગા ફરમાણું એ વસ્તુ એટલે એમનો બીજો પ્રશ્ન છે અમીન સાહેબના લેખ ઉપરથી અક્રમ વિજ્ઞાનમાં ઓગસ્ટ બે હજાર દસમાં એ અંકમાં છે તેના પરથી છે કે જ્ઞાકાર અને જ્ઞાનાકાર વચ્ચે શું સંબંધ એવું એમાં લખ્યું છે ને રાજેન્દ્રભાઈ કે તમે લખ્યું છે આ જ્ઞાકાર અને જ્ઞાનાકાર વચ્ચે શું સંબંધ એ તમે લખ્યું છે કે તેમાંથી છે શું કહે છે એ તમે પૂછ્યું છે સમજ્યા એટલે લખેલું જુદું છે જ્ઞાકાર જ્ઞેની ઉપસ્થિતિથી થાય છે તેમજ જ્ઞાનાકાર પણ જ્ઞેની ઉપસ્થિતિથી થાય છે સમજાયું એટલે આ જ્ઞેયાકાર અને જ્ઞાનાકાર એનો ભેદ સમજવાનો છે અજ્ઞાનીઓને પણ આ થાય અને જ્ઞાનીઓને પણ થાય અજ્ઞાનીઓ એ થાય છે તે આત્માની હાજરી સૂચક છે કે એને વ્યવહારમાં જે જે કંઈ અનુભવ થાય છે પોતે પોતાની રીતે જોવા જાણવા સ્વરૂપે તે પોતાની હાજરી સ્વરૂપ હોવાને કારણે કોઈ પણ અનુભવ એને જ્ઞેયાકારપણે કે દ્રશ્યથી થઈ શકે નહીં એને કારણ કે દ્રષ્ટમય છે દ્રશ્યમાં પોતે છે દ્રશ્યમાં હોવાથી એ જ્ઞેયમાં પણ છે પરંતુ એની હાજરી છે કે પ્રકાશ આખો એ જ્ઞાનાકાર થયા વગર કોઈને કશું જ ખ્યાલ ના આવે નહીં તો પથરો જ હોય બધો હવે સમજાય હમ હાજરી ના હોય તો એટલું જ સૂચવે છે અને જ્ઞાનીઓ માટે પણ જ્ઞાનાકાર પણ જ્ઞેયની ઉપસ્થિતિ જ થાય છે જ્ઞેયની ઉપસ્થિતિથી એટલે કે એ જ્ઞેયના જ્ઞાતા છે એ પ્રમાણે એ જ્ઞાનાકાર આખું એમની દશા હોય છે એ જ્ઞથી મુક્ત છૂટા પછીની છે સમજાયું તમને જ્ઞાનાકાર જ્ઞાકાર થયા પછી જે થાય એવું ખરું જ્ઞાકાર થયા પછી નહીં પણ જ્ઞેયથી વેદ પડ્યા પછી એ જ્ઞેયને જ્ઞાતા જ્ઞેય જ્ઞાતા સંબંધો પ્રસ્થાપિત થાય પછી થાય સમજાયું એ રીતે છે એટલે તમે આજ્ઞાધર્મમાં થોડુંક રોજ વિધિ વિધિ કરો છો બરાબર રોજની નિષ્ઠાથી કરો નિષ્ઠાથી જે પ્રાપ્ત થયું છે એ રીતે એટલે વાંચ્યું હોય આ હોય તે હોય તમને આપણે સંસ્કારી બધા સંસ્કાર લઈને આવેલા જન્મથી એટલે તો હોય બધાને એવું બધું સમજાયું ને પણ એનાથી પૂરતું આ આજ્ઞાધર્મમાં દખલ દ્રેસ થશે થોડી તું કરજો હમ કારણ કે આપણી એવી શક્તિ નથી કે આજ્ઞાધર્મ સાથે આવું વાંચનથી આપણે એનું સાર કાઢી શકીશું બહુ તકલીફ છે શબ્દોમાં તો બહુ કરા છે બહુ એક્ચુઅલી કરામતો છે જાત જાતની ખ્યાલ આવ્યો બહુ સંભાળીને રાખવું અને વાંચવું હોય તો કોઈ એવા હોય કે જે જેમની હાજરીથી તમે જંગલમાં ગયા હોય તો મને ભાગની બીક ના લાગે એમાં જોડે જોઈએ કરવું કનુભાઈ બધે ફરફર કરેલો તો કશું સમજે નહીં કંઈ કરતા આવડે નહીં અને જાણે કે પોતે આમ તો તે વખતે શકટ જ હતા ને અને શ્વાન હતા એટલે આવું લાગે પણ અંદરથી ખ્યાલ દાદા છે તો બધું સરસ હાજર છે કામમાં બધે જોબ બધે સરસ રહ્યા કરે છે તે વખત કદો ખ્યાલ નહીં શું એમની વખત એટલે મસ્તીથી ફર્યા હતા બધે મસ્તીથી ફર્યા કરીએ જે વણિકનું ગામ જેમાં અમે હતા એકસઠની સાલમાં જ્ઞાન દાદાએ આપવાની શરૂઆત કરી ત્યાર પહેલાંની વાત કરું છું અને જેમાં અમનીબાગ એમની સેવા એ ખૂબ અને ગણપતિજી દાદાનું વાહન કે છે અમારું સામ્રાજ્ય એક એક આવડું મોટું હોય ગામમાં દાદાને તો મજા પડી જાય કે આ સારો યુગ મળ્યો છે આખી રાત ગમે તેટલી ટાઈટ મચ્છરદારી બાંધી હોય વાંધો ના આવે પણ એમને જાગ્રત રહેવું પડે કારણ કે સરવાળો તો થાય બધું થાય ને તેમાં એ લોકોને એવું હતું કે આ ગામમાં આજે જે વણિકોનું ગામ છે એટલે મારવાડના અને રાજસ્થાનના એમને કુદરતી બક્ષીસ એવી હોય છે બુદ્ધિની ક્યાંય બુદ્ધિએ કરીને દુનિયાનો આ ભારતનો કોઈ પણ ખૂણો હોય ને એમને નડે નહીં કોઈ જગા ના નડે ગમે ત્યાં શકે પણ એ એવું લઈને આવેલા હોય છે જે ધર્મ પાળતા હોય ધર્મ પોતાની જોડે જોડે રાખ્યા કરે બધા હોય છે જબરા અને દિગંબરો તો બહુ પાકા કે હવે દેરા દેરાસર બધું ચલાવવાનું શું તો અમારે જોડે જોડે હોય અમારી જોડે ભગવાનને ભગવાન મંદિર કેમ હશો છો આ કે છે પણ અહીંયા આગળ કોઈ પ્રવેશી શક્યો નથી કે છે અમારા ગામમાં એ ગામમાં રહેતા હતા અને ત્યાં આગળ દાદા અને કનુભાઈ અને રહેવાનું એટલે એવા ગામમાં એ કનુભાઈ નહેરથી ફર્યા કરતા હતા એક વાત એક પ્રસંગ બન્યો એમનાથી ધીમે વાત કરે સમજાય કે બધું કરે પછી ત્રાળ પડે ને મોટી હા તે નીચે ઉતરી અને રસ્તા બોલે બોલે પેલા તો બધા કોઈ મોટેથી બોલે એના માટે બહુ સાવચેતી રાખે બધા કોઈને મોટેથી બોલવા જ ના દે કેમ આમ કરો છો તો સાહેબ વળી કે બધા આવું પાટા હોય આબરું જાય આબરું જાય કે તો શું એટલે પછી એ તો અંબલભાઈ અરે અરે અપાય એમ કે ધીમે અંદર લઈ લઈએ તો પેલા બોલવા જાય હે પણ તમે આમ છો તેમ છો આમ લઈને પાછું આપતા નથી આમ બોલ્યા કરે બોલો એટલે દાદા સમજી જાય અંદર લઈ જાય ઘરમાં શું શું શું સેવા કરું શું કરવું કશું નહીં આ લીધું જ પાછું આપો શું તો કે આ વી કોથરી લઈ ગયા હતા ઉછીની તરત જ આ બધા બધા સાહેબ એ ગામ હતું એકસઠની સાલની વાત કરું છું હું એકસઠ સાલના જાન્યુઆરીમાં મેં કામ કરેલું તારાપુર પ્રોજેક્ટનું અને એ દાદાની કૃપાથી થયેલું અને જોડ્યા હતા પણ ભાઈ કૃપા ઉપર સતો જાણતા જ નતા કશું વડીલ છે એટલું જ જાણતા પંદર પંદર દાડા અમારી જોડે ત્યાં રહે ગામમાં પાછા ત્યાંથી અહીંયા પાલઘર અમે મૂકવા આવીએ અને પાલઘરથી ગાડીમાં વડોદરા આવે પાલઘર તો તમે બધા જાણો વચ્ચેનું સ્ટેશન એટલે ગાડીમાં બધું આવી રીતે ચાલ્યો વ્યવહાર બે વર્ષ ચાલ્યો અને એવામાં બીજા વર્ષમાં ચંદ્રકાંતભાઈ આવી ગયા એ થયું અને ચંદ્રકાંતભાઈ ખબર પડી એક વખતે મામારી બાબા સત્સંગ કરીને ચંદ્રકાંતભાઈ છોડે જ નહીં ને ગાડી લઈને દાદા અહીંયા જઈએ ત્યાં જઈએ કંઈ મહિના કાંઠે જઈએ ત્યાં જઈ બેસે અને દાદા જોડે ખૂબ વાતો કરે ગાડીમાં હોય ને બીજા બે ત્રણ હોય જે વખત છ કે સાત જ હતા આપણે રસિકભાઈ ખરા ભાઈ કાયમના અને ત્યાર પછી પંદર દાડા થયા ને પછી બધાને પૂછાણું હવે મારે અને કનુભાઈ યાદ કરતા હશે એમાં જવું પડશે કેટલે પેલું તમે કનુભાઈ યાદ કરતા હશે કોણ હશે કનુભાઈ હવે પૂછે દાદા કનુભાઈ કોણ કનુભાઈ નથી ઓળખતો આપણે કોંતી કાકાના કનુભાઈ કે છે એટલે મારા ફાધર જ એમને બધું સાંભળ્યું ખબર એમને એમ બહુ આટલા બધા પુંશારી છે કે છે દાદા નગદું છે એમ પૂછ્યું કે નાના નથી લેતો છે ત્યાર પછી વારો આવ્યો હતો એમને એપ્રિલ અને અમારું ફેબ્રુઆરી અંત એટલે માર્ચ શરૂઆત ગણિત જે કહો તે ત્રેસઠનું અને એમનો બાસઠનું એપ્રિલ જે સમય હશે તારીખ તો કોઈની નોંધ નથી સમજાયું બહુ ખુશ તો પછી કે મારે આવવું છે એમને મળવા પછી આવી પડ્યા તમને જ્ઞાન મળ્યું એ નહોતું આવી પડ્યા સીધા આયા કરતા કરતા છેક ચિંચન તારાપુર દરિયા પર આવ્યા હતા અને ગામમાં આવીને પછી ગયા સાઈટ ઉપર જોયું હા થઈ દાદા કે શું કરવું અરે તો આ બિલ લઈને ચેક લેવા માટે મુંબઈ ગયા છે <laughs> તો યાદ ક્લબમાં આપણી ઓફિસ એટમિક એનર્જીની ગેટવે ઓફ ઇન્ડિયા આગળ જેનું છે યાદ ક્લબ ત્યાં જવાનું થયું હતું એટલે આવું સૂતા સૂતા અને કનુભાઈ ઠેકાણા નતા તે જોવા એટલે સંયોગો કેવા હોય છે સંયોગો ગરજની વાત કરી હતી ને અમારા દીપકભાઈએ કેવું શું માને એને ડાવણ છે ને એને પજવે નહીં એટલા માટે એ એને છૂટવા માંગે છે કે એના પ્યારથી કે બાળકને દવડાવતી છે જ નહીં એ તો શું કહ્યું એટલે હગરો છો કે આ કુદરતી રહસ્ય કોણ જાણે આ કુદરતી રહસ્ય કોણ જાણશે હે માતાઓ તો સમજી ગઈ કે આપણે જળી ગયેલા શું કરીએ બહુ સમજવા જેવું છે આ હમ પછી એટલે નટુકાકાને કોઈ દાદા કે એમને એમને શબ્દો કામ બહુ ત્યાં જરૂર ના પડે નટુકાકા થાય પછી એક વખત એવો પ્રસંગ આવ્યો કારણ કે એમાંથી શબ્દો નીકળી ગયા બહુ સુંદર હતી વાણી તમને ખબર છે અમે બધું જ તમારું જોઈએ છીએ જાણીએ છીએ બધું જ છતાં અમે તમને આંખોથી દવડાવીએ છીએ શું કહે છે કાકાના વાંચો સ્પેશિયલ એમના માટે નીકળેલા અદભુત છે ચાલો થોડો સમય છે આ બીજો પ્રશ્ન તમારો થઈ ગયો ભાઈ અને એમાં ત્રીજો એક રહ્યો કે સ્વકાળ એટલે શું સ્વકાળ એટલે જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી એવો હું શુદ્ધાત્મા છું એટલે આપણું જ્ઞાતા દ્રષ્ટાપણું એ આપણું સ્વકાળપણું છે જ્ઞાતા દ્રષ્ટાપણું સ્વકાળપણું કેવી રીતે તો કે આજ્ઞાધર્મે કરીને આ રાજેન્દ્ર સાથે હું જે છું જે રાજેન્દ્ર દ્રશ્ય જ્ઞેય સ્વરૂપે છે આખા નાખા મનથી અને એના જ કારણે વાણીથી અને તેના જ કારણે દેહે કરીને સમજાયું બોલો ને એટલે તમારે બે નંબર બોલાય નહીં રાજેન્દ્રને સમજવાના હોય એ રાજેન્દ્રને જેટલા સમજશો ને ત્યારે એમને એવી રીતે જ એમને સમજશો ને એમના ભગવાનને સમજશો ને બેનો વ્યવહાર તમારો આપણો બંધાનો અરસપરસનો એવો ચાલી શકે છે બહુ સમજવા જેવું છે રોજ રોજ રહેવાનું ને સવાર હા નાસ્તો શું નાસ્તો કરું શું જમવા એવું ચાલે વ્યવહાર બધો પણ એવું પાકા હોય છે કારણ કે એમને કુદરતે એવું આપ્યું જ છે એમને પાકાઈ એ પાકાઈ પણ રહે નહીં ને તો એમનાથી જીવાય નહીં બહુ મુશ્કેલી છે ભાઈઓ તો બધા એમ નામ તેમ કરીને બધું કાઢી નાખે એમને કેમ ના કાઢે બધા ખરું કે નહીં <laughs> એટલે સ્વકાર એટલે આ સમજાયું સ્વકાર એ પરકારના પરિપ્રેક્ષ્યમાં છે શું કહ્યું એટલે કે દેશ છે ત્યાં સુધીની વાત છે એ સમજાયું અને કાળ તત્વ જ નથી સિદ્ધ ગતિમાં તો એટલે ત્યાં સ્વકાર ના કહેવાય હવે સમજાયું ત્યાં સિદ્ધતા જ કહેવાય કેવળ એટલે અનંત સુખ બસ બીજું કાંઈ જ નહીં એ અનંત સુખમાંથી કે જરાય એમને બહાર નીકળવા પણ હોય જ નહીં અને અંદર કશું બેસવાનું ન હોય એવું એમને બધા જ્ઞેવને દ્રશ્યો સહેજા સહેજ બધા ઝળક્યા કરે ઝળકાયા જ કરે ઝળકાયા જ કરે આખા બ્રહ્માંડના છતાં એ એમ સુખમાં જ તરબોર હોય એ સિદ્ધ ગતિ તો બહુ સમજવા જેવી છે એટલે સ્વકાળ એટલે પોતાનો શુદ્ધાત્માનો કાળ શું કહ્યું અને પરકાર એટલે આ રાજેન્દ્રભાઈનો કાળ જે કાળમાં રાજેન્દ્રભાઈ જલાઈ ગયા હતા એમાંથી હવે એ કાળને પકડ્યા વગર એમાંથી નીકળી જઈએ શું કહ્યું બોલો કોઈ પણ રીતે એને પકડવા જવા પકડવાની રીત પકડવાનો વિચાર પણ કોઈ રીતે પકડ્યા વગર નીકળી જઈએ નહીં તો નીકળાય એવું નથી એ કાળમાંથી એટલે આજ્ઞાધર્મ કાઢી નાખશે તમને આજ્ઞાથી કાઢી કાઢી આપશે સમજાયું એટલે સ્વકારને નિશ્ચય બલ પ્રાણ કહે છે શું કહ્યું હું મન વચન કાયાથી કેવળ ભિન્ન કેવળ નિર્ણય નિશ્ચયથી નિર્ણય નિશ્ચયથી કેવળ શુદ્ધાત્મા જ છું કેવળ શુદ્ધાત્મા છું એ સ્વકાળ કહેવાય એ સ્વકાળ અને પ્રાપ્ત થયો જ્યારથી જે દિવસથી તમને મળ્યું હોય ત્યારથી અને ત્યાર પછી આપણે સ્વકાળ પર રહેવાપણું પરકાર સાથે રહીને એ આખો પુરુષાર્થનો ભાગ આવ્યો તમારો પુરુષાર્થનો ભાગ એટલે જે કંઈ બનવાપણું છે અવસ્થાઓ માત્ર છે તે કુદરતી રચના છે એમાં આપણે છીએ જ નહીં અને કુદરતી રચનાનો નમૂનો અને દાગીનો આ રાજેન્દ્ર શું કહ્યું એટલે કે આપણે બધા નામદારી સમજ્યું એની સાથે રહેવાનું દાગીનો કેવો ગળ્યો કેમનો ગળ્યો નહીં આમ કેમ થઈ ગયું તે થઈ ગયું એ જોવાની જરૂર નથી એ ત્યાં જરૂર નહીં જોવાય સમજાય એ પ્રમાણે બહારના વ્યવહારોમાં તમે રહી શકાનો ધીમે ધીમે તમને અવકાશ મળતો જશે પરંતુ બહારના વ્યવહારો આપણે બધા જ પ્રેમથી એટલા સુંદર લાયા છીએ સમજાયું ને બહુ સારું રીતે લાયા છીએ એટલે આમ તો બધાના મેગા મોલ તો છે જ નહીં આ તો નાના નાના સ્ટોર છે આપણા બધા ચા ચટણીઓના બધા એમાં શું ગભરાવાનું ચાલો આ સ્વાતિ પૂછે છે કુદરત દરેક જીવને આ મન વચન કાયા કુદરતી રચના છે અને ઘડનાર હું પોતે પણ કુદરતી દરેક જીવને મોક્ષે લઈ જવાના ઉદ્દેશવાળી હોય એટલે હું ઘડનારો નિમિત્ત હોઉં તો પણ મન વચન રચના તે પ્રમાણે જ કુદરત કરે છે એવું સમજાય છે એ બરોબર છે તો અત્યારે તમે બધું આ દ્રષ્ટિ છે એટલે આવું સમજાય છે બાકી સમજાયું સહેલું નથી સમજ્યા સ્વાતિબેન અંદર ત્યારે સાથે જ આદ્ય શક્તિ પણ કાર્યરત થાય છે અને જાણમાં આવવું ઘટે આ બરોબર છે હા આદ્ય શક્તિ એટલે શું કે હું કંઈ કશું કરનાર નહીં હું કંઈ કરનાર નહીં આ સ્વાતિ જે કરે છે તેને હું જોયું જાણું એટલે એને આદ્ય શક્તિ કહી એટલે મૂળ પ્રજ્ઞાને આદ્ય શક્તિ કહે છે શું કહ્યું પ્રજ્ઞા શક્તિ અને આદ્ય શક્તિ કહી હા બેન હવે આપણે એસએમના ત્રણ લઈ લઈએ પાંચ મિનિટ ચાલશે પાંચ સાત મિનિટમાં પતાવીએ આપતા સૂત્રો સરસ દાદા ભગવાનના પૂછ્યા છે નમો વિતરાગાય દાદા ભગવાન નસીમ જય જયકારો ઓમ દાદા ભગવાન શરણમ ગચ્છામી ત્રણ આપતા સૂત્રો પૂછ્યા છે પહેલું <clears throat> ત્રણ હજાર નવસો ને સિત્યાસીમું આ એમ પટેલ દેખાય છે તે તો મનુષ્ય જ છે પણ <clears throat> એમ પટેલની જે વૃત્તિઓ છે અને જે એમની એકાગ્રતા છે તે પર રમણતાએ નથી ને પર પરિણતિ પણ નથી <clears throat> નિરંતર સ્વપરિણામ જ મુકામ છે નિરંતર સ્વપરિણામ વર્લ્ડમાં કોક વખત હજારો લાખો વર્ષ હોય ત્યારે હોય સ્વરમણતા અમુક અંશે થાય પણ સર્વાંશે સ્વરમણતા અને સંસારી વેશે ના હોય એટલે આશ્ચર્ય લખ્યું છે ને અસંયતી પૂજા નામનું દીક આશ્ચર્ય છે આ બધું એટલે એમના માટે લખ્યું એમ પટેલ માટે અને એમ પટેલ એમને એમની કૃપા અને આ કાળમાં એ પરમાત્મા પ્રગટ થયા પ્રત્યક્ષ થયા આપણને બધાને એનો આ લાભ મળે તે આ બધું આશ્ચર્ય અધિક આશ્ચર્ય દેખાવો આ બધું દીટ આશ્ચર્ય જુઓ છો ને સત્સંગનો આજે માહોલ આખો બહુ સમજજો આ સત્સંગના માહોલમાં કાંઈ પણ સાંપ્રત સાંપ્રતતા ના હોય શું સાંપ્રતતા ખોટી નથી પરંતુ જેટલો પ્રકાશ ને જેટલું દેખાયું એટલું જુએ જાણે દેખાયું એટલે કે સૂજવાળવું સૂજના ભાગને દેખાયું કે છે મૂળ પ્રકાશને દેખાયું નથી કહેવાતું ત્યાં આગળ પરંતુ ત્યાં આવરણો ઓછા પાત્રા ઓછા પાત્રા હોય એટલે પ્રકાશ બહાર આવે એટલે સમજાય કે આ હું છે પ્રકાશમાં એ તો રહ્યા જ કરવાનું એટલે કહી ને એટલે સૂઝને બહુ ઊંચું સ્થાન આપ્યું બધા જ વ્યવહારોમાં એટલે અદભુત દાદાનું સ્થિતિ લખી છે ભાઈ હમ પછી સૂત્ર નંબર બે હજાર નવસો ને પંચ્યાસી અજ્ઞાનતામાં થઈ ગયેલા રોગને હવે શું કરવું અક્રમ વિજ્ઞાનની નવી જ શોધખોળ છે નવો રોગ ઉત્પન્ન થાય નહીં જૂનો રોગ ધીમે ધીમે કાઢે ને નિરોગી અવસ્થા પ્રાપ્ત થાય પછી જેટલી અવસ્થા પ્રાપ્ત થઈ એનું રક્ષણ કરે પાછું આ અક્રમ વિજ્ઞાનની અક્રમ માર્ગની અદભુત આપણે બધાને ભેટ છે અક્રમ માર્ગ એટલે કર્મ કપાવ્યા વગરનો સીધો જ આપણે ભગવત પ્રાપ્તિનો માર્ગ કર્મ ખપાવ્યા વગર એટલે કે બાકી રહેલા ખપાવવાના કરવો છે એ બધો આખો વ્યવહાર બાકી રહેલો છે એમાં માર્ગ અને ભગવત આપણને વ્યવહાર પ્રાપ્ત થઈ ગયો બહુ મોટી વાત થઈ એટલે આ કહ્યું એટલે આ કાળમાં દરેક કાળનું એટલું હોય એટલો દ્વાપરયુગ છે અને બધા દ્વાપરયુગવાળા પુણ્યશાળીઓ હોય તો એટલો લાભ લઈ ગયા અને ત્યાં આપણે લાભ લેવા થોડા કરતા રહી ગયા રહી ગયા તો આપણા માટે આવું આ આખું શાસનકાળ દરમિયાન બધાને આ પ્રાપ્ત થઈ શકે એવા સંજોગો છે તે સારો લોક વ્યવહાર કહે છે કે નથી બધા દરવાજા બંધ થઈ ગયા છે તોતિંગ દરવાજા બંધ તોતિંગ રીતે બંધ થયા છે ત્યારે એવા તોતિંગ દરવાજાને ઉગાડનાર કોક આવે છે એ કેટલા સર્વશક્તિમાન હોય સહેજા સહેજ સહેજા સહેજ સાદા સીધા સરળ અને વ્યવહારમાં કોઈ એમને શક્તિવાળા કહે જ નહીં એવું એવી ટાઈપના બોલો સૂત્ર નંબર છસો ઓગણપચાસ જ્ઞાન સાક્ષાત થયું એને જ્ઞાન કહે છે અને જે જ્ઞાન સાક્ષાત નથી એને અજ્ઞાન કહ્યું છે જ્ઞાનનું પ્રમાણ જ સાક્ષાત છે સાક્ષાત એટલે હાજર થઈને પ્રત્યક્ષપણે દેહના માધ્યમથી એ બધાને વ્યવહારમાં કામ લાગી શકે છે એ સાક્ષાત કહ્યું થઈ ગયું સાક્ષાત કહ્યું અને એ કામ લાગી શકે કેના માટે કે એને એવું સાક્ષાત થઈ જવા માટેનું એનું પ્રાગટ્ય એમનામાં કરવા માટે એમનો દેહ નિમિત્ત બની જાય આટલું જ બને એમાં એટલે થઈ ગયા છે આ બધા ચાલશે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ નમો વિતરાગાય નમો વિતરાગાય નમો હરિહંતાણમ નમો હરિહંતાણમ સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો વજ્રાયાણમ લોહી સવ સાવણમ નમો લોહે સવ સાવણમ સો પંચનમુક્કારો એસો પંચનમુક્કારો સવ પાવપણાસણો સવ પાવપણાસણો મંગલાણમ ચ સવેસે મંગલાણમ च सवेति परमम् अवै मङ्गलम् परमम् अवै मङ्गलम् ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय जय सच्चिदानंद બી બોલાવે છે જય સચ્ચિદાનંદ હવે પછી દાદાજીનો સત્સંગ પરમ દિવસે શુક્રવારે નવથી દસ આ જગ્યાએ રહેશે આજનો બુધવારનો બહેનોનો રેગ્યુલર સત્સંગ બપોરના ત્રણથી પાંચ દીપિકાબેન સોની ગંગોત્રી એપાર્ટમેન્ટ છઠ્ઠો માળ આરવી દેસાઈ રોડ ખાતે રહેશે આવતીકાલે ગુરૂવારે ચૌદસ નિમિત્તની આપણી પ્રાતવિધિ સવારના સાડા છ વાગે દાદા આલે ખાતે રહેશે અને સાંજના છ થી આઠ કીર્તન ભક્તિ બાબુકાકાના હોલમાં રહેશે આજના પ્રસાદીના નિમંત્રક છે અસ્મિતાબેન ત્રિવેદી અને પ્રવીણભાઈ પટેલ પરિવાર જય સચ્ચિદાનંદ દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન જય જયકાર